પછી આપણે એમને કહેવાનું આજ્ઞા આપણે પાડી કે ભાઈ આ વ્યવસ્થિત કરી દોરી પણ આ ભાઈ ફાઇલ નંબર ટુ એનો સંભાવ નિકાલ તો કરવો પડશે ને ઓફિસ તો જવાનું સંભાવ નિકાલ કરવો છે ને એટલે આપણે એમને કહીએ કે ભાખરી તૈયાર છે જરા અથડું કાઢે એટલે હું ખાઈને જવું કહે એટલે એમનો સંભાવ નિકાલ થઈ ગયો થશે ને આવું ચાલો એક લાખનો આ બીજો લાખનો આપું સંભાવ નિકાલ કરવાનો બધા બેઠા સુધાર્થમાનું ધ્યાન કરો છો સુધાર્થમાનું ધ્યાન કરો છો કે ઉમર ધ્યાન બાયણા પર આમ જ્ઞાનથી શું સમજો કોણ આવ્યું આપણે જ્ઞાનથી સમજે જ્ઞાન વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત ના વ્યવસ્થિત આવ્યું નથી ફાઇલ આવી શું કહું કોઈ ભાઈ ભાઈ એવું સમજી જવાનું તો કયા નંબરની સીટ ખબર પડે તો બારણું કરીએ ત્યારે ખબર પડે ફાઇલ નંબર ફિફ્ટી એટલે પચાસ નંબરની ફાઇલ આપણા જોડે ચોર વાળો હોય પ્રોવિઝન ચોર વાળો અને તો મુસલમાન આલી સુરેમાન હોય તો ફાઇલ જોડે પાંચ ચોર વાળા માલ આવીએ એટલે પચાસ નંબરની ફાઇલ તો થઈ જાય તે કહે સુલેમાન શું છે તે પૈસા આપતા નથી તાર મહેતાજી મહેતાજીને પૂછે કેમ નથી આવતા ત્રણ કોથરા ખોણ લાયા છે તે કોથરે એસી એસી ડોલર વધારે ક્યાં એટલે આપણે તમે બસો ચાલીસ ડોલરનો ઝઘડો છે એટલે આપણે સુલેમાને બે હાર સુલેમાન બેસો ભાઈ સંભાવ નિકાલ કરવા કેવું બસવાના છે બદલે આપણે કહેવાનું કે મારે આપણે પાડોશી કાયમ ના માલ લઈએ તમારે તો તમારાથી અમારી પાસે આવું ના થાય તો એક જ ભાવ વધી ગયા છે એટલે તો જેમ તેમ સમજાવી પટાવી બસો એસી બદલે એકસો વીસ બસો બસો ચાલીસ અરે એકસો વીસ એકસો પચીસ એકસો ચાલીસ જે કંઈ આપે નિકાલ કરી લેવાનો થોડી સમજ અને પછી જતો હોય તો આપણે પૂછ્યું લેવાર કોઈ દુખ નઈ થાય કે લઈ થાય નઈ થાય એલી ગઈ નિકાળ કે તો આવડે ને સંભાળ કે નિકાળ કરો બે ડાકળા થઈ ગયા આ એ મુસલમાન છે એ જોડેને ગયા તો હું કહાની કે આપણે જે આપણ તાઈ કોતરા ગલા એને તાઈ કોતરા ગલા તો કરી નહી તો બે દિવસ ઝઘડો થઈ ગયો મોટો કુબરાને તો ડરાયા એટલે મુસલમાન કે છે હું એક પૈ ઓછી લેવા નથી પેલા કે હું એક પણ વધારે ભાવ એક પૈયો કોઈ આપવાનો નથી તું મને ઓળખતો નથી કે તમે તો મને કોંગ્રેસ બહુ મોટા માણસ છો પણ મારેથી ભાવ તો ઓછો નહીં રહેવાય કે એટલે કોંગ્રેસના મોટા માણસ એને કાઢી શું સમજે સાહેબ તગડા ઓછો થાય નહીં કે છે બધા પૂરેપૂરા પૈસા લઈ કે એટલે એમને દખડાવવા માટે કર્યું એટલે આમ ફેંક્યા બધા પૈસા બધા પૈસા નીચે ફેંક્યા અને કે તું અડી જો છું તું અડી અડું તો ખરો મીરાબેન ગોઠવે ને બધે કહી દીધા એટલે આ બુઝ્યા પછી મીરાબેન લઈને જતો હતો ત્યાં કે છે સુલેમાન ઉભો રહે ત્યાં કે ક્યાં શાક ક્યાં હું તમે ત્યાં હું તને જોઈ લઈશ કે છે સાહેબ કે મેં બી દેખ્યું ગયા અરે હું પૂરા પૈસા આગળ વેર વધારી બધું સંભાવ નિકાલ કરી નાખ્યો વેર ના વધારવો જોઈએ આ જગત અત્યારે વેરથી બંધાર બંધન થાય છે બધા પ્રેમથી પ્રેમ તો છે જ નહીં પણ વેરથી બંધાય છે સતયુગમાં થી બંધાતા હતા અત્યારે વેરથી બંધાય છે વેર કોઈ ના થાય એ સંભાવ નિકાલ કરી નાખ્યો સમજો ને ભાવ છે કે હવે કઈ આગળ આવી પાંચમી આજ્ઞા ચાર આજ્ઞા અઘરી છે ભાઈ તમને સમજે ભરી ભાઈ પાંચમી આજ્ઞા આપીએ છીએ અત્યાર સુધી રમણભાઈના નામના ફ્લેટ છે કે સિદ્ધાર્થના નામના રમણભાઈના નામના રમણભાઈના નામ સિદ્ધાર્થ રમપર નથી ત્યાં બેંકમાં ખાતું કોણ રમપર એ તમારા નામ છોકરા મારા નામનો આપણે જાણતા નતા સુધાર્થમાં આપણું સ્વરૂપ છે એટલા બધું ચોપડા ચોપડો તો બધા વ્યવસ્થિત તાબામ ગયો કોને તાબામ ગયો આપણા તાબામ રહ્યું નથી એટલે આપણે સિદ્ધાર્થમાં ચોપડો બાંધવાનો કયો ચોપડો બાંધવાનો એટલે સિદ્ધાર્થમાં ચોપડે જે રફો થાય ખોટ થાય ત્યાં શુદ્ધાત્મા ચોપડી શું લખવાનું ત્યાં જેટલી આજ્ઞા પાડશો એટલું શુદ્ધાત્મા ચોકડી તમે થશે તમને ખબર પડી ને અને પાંચ આજ્ઞા ચાર આજ્ઞા ખાઈ નહીં તે જેટલી પાડો એટલી તમે થાય એની પાંચમી આજ્ઞા ખબર ને અને દાદાજી હોય તો અહીંથી એલએમઓ હોય તો આપણે ત્યાં દર્શન કરવા જવું જોઈએ શું કહ્યું પછી દેશમાં જવાય નહીં દેશમાં ગયા પછી જવાય કે અહીં નજીકમાં જવાય એટલે તમે આવો એટલે અમે શક્તિ આપીએ તમને અને શક્તિ ખૂબ વધી જાય તમારી અહીં આગળ દર્શન કરાવીએ અને આશીર્વાદ આપી ખૂબ શક્તિ વધે અને અમારી શક્તિ જે છે ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થઈ જાય એટલે બીજી આજ્ઞા દાદાજી જ્યાં હોય ત્યાં આગળ દર્શન કરી આવવાનું સમજ આપણે કેવું ટાઈમ ના હોય તો આપણે કેવું કે સાહેબ મને કામ મારે કામ બહુ છે પણ મને થોડી વાર જવા દો સારું પછી જવા દેતા આશીર્વાદ આપીને સમજ ગયું ને એ તમારા હિતમાં જ હોય તમારા હિતમાં ક્યારે પણ ના હોય ત્રીજું ત્રીજું પુસ્તકો આપણે તો મળે છે આ સંગનો તે ફ્રી ઓફ કોસ્ટ હોય છે પૈસા પૈસા ના હોય અમારી વાળી વેચાય નહીં એટલે વેચતા નથી એ લોકો ફ્રી ઓફ કોસ્ટ આપે એટલે પુસ્તકો તમારે વાંચો તો એ આજ્ઞા પર છે ચોથું એક અક્રમ વિજ્ઞાન નામનું માસિક નીકળે છે હું બોલું છું ને તે ફ્રેશ વાળી આવે છે એક માસિકમાં તે માસિક એક વાર પૈસા લેવાય છે બાર મહિને પચીસ ડોલર મહિને મહિને આવે તે પ્યોર વાણી આવે એટલે એ માસિક મંગાવે શું કહ્યું માસિકમાં જોયું હતું એલએમમાં ઘરે એ માસી શશિકાંત બેને ત્યાં મેં જોયું હતું કે છે જોયું હતું ક્યાં જોયું શશિકાંત ત્યારે જોઈને જ કહ્યું કે આ બહુ સારું છે એટલે એ છે દેજો તમારે જરૂર હોય તો કાલે આ નોંધાઈ દેજો અત્યારે નોંધાઈ એટલે નોંધી લેશે અત્યારે જ નોંધાઈ લેશે હવે એ માસિક દર દર આવશે તે મારી ફ્રેશ વાળી આવશે ને એટલે વાતચીત ખૂબ સરસ આજ્ઞા પડાશે એટલે આ પાંચ આજ્ઞાઓ છે કઈ અઘરી છે હોય કોઈ હવે તમે ખરેખર રમણભાઈ છો શુદ્ધાત્મા છો ખરેખર સંસારમાં રમણભાઈ નહીં તો શુદ્ધાત્મા હા એટલે પેલા જે ખરેખર રમણ વિશે બોલતા હતા ને તે અહંકાર હતો અહંકાર કોણ આ તો આ Ramanbhai dramatic drama drama Ramanbhai હોય ને એ ધામારા એટલે અહંકાર કોણ અહંકાર પર મમતા પર ગઈ એટલે અહંકાર ને મમતા દેવ ગયા આવે આજે આમ શુદ્ધાત્મા થઈ ગયા અને બાર વ્યવહારથી રમણભાઈ જેવું આ વ્યવહારમાં ઓળખવા માટે રમણ રમણભાઈ કોઈનો મામા થાય કોઈનો કાકો થાય કોઈનો કોઈ બધો વ્યવહાર બધો વ્યવહાર કરવામાં બી આનું હાથ પાછું આગળ આવ્યા કરે પછી શું થાય શું વ્યવહાર કરવામાં આનું હાથ આગળ આવ્યા કરે તો શું થાય હે વ્યવહાર કરવામાં પાછું આનું હાથ આગળ આવ્યા કરે તો શું કરવાનું બધું ના આવે હવે તો આપ્યું નહીં બધા પાપો ભસ્મીભૂત થઈ જવાનું હવે જાગૃતિ આખો દાડો આખો દાડો જાગૃતિ બરોબર નહીં અને કોઈને માટે ખરાબ વિચાર નહીં આવે એ વધારે હા કોઈનું ખરાબ ના થાય એ જ વધારે સારા નહીં બધું બધું ફેરફાર થઈ જશે બધા પાપો પછી રાત્રે ખાસ સુતી વખતે દાદા યાદ કરી બે બે બે હવે રાત્રે રાતે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહ્યું જ્ઞાનીની પાસે જ પડી રહેજો કે તે પહેલાના જમાનામાં પડી રહેવાનું સાધન હતું ઘેર ઘેર કહેવાય કે આ છોકરા બેહાડે દુકાને હું આવે મારે આત્માનું કલ્યાણ કરી દઉં પણ અત્યારે તો એવું કહેવાય એવું છે જ ગૂંચવાડો છે ને બધો એટલે હું કોઈ મારી જોઈ પડી દો તો તમારી ફાઇલો બોવા મૂમ કરે દાખલા આવ્યા છે કે એટલે તમારી ફાઇલનો સંભાવ નિકાલ કરો પણ બીજું આ જે ના પાડ્યું તમે અમારી જોડે પહી જતા હોય તો રાત દાડો સત્સંગ રાત દાડો વાતાવરણ સુધી જાતનું રાત દાડો દાદાજીને દેખવાથી નિર્વિધ્યાસન થાય નિર્વિધ્યાસનથી એમની શક્તિ ડિરેક્ટ પ્રાપ્ત થઈ જાય સમજ ને તે આપણે થઈ શકે એમ છે નહીં આ પાડી શકાય એવું નથી એટલે એને બદલે સબસ્ટિટ્યુટ આપવું જે કંઈ થાય એટલું સમજ ને હવે શું રાત્રે તમે સુઈ જાઓ તો નવ દસ અગિયાર ગમે ત્યારે તો દાદાજી આંખે બીજીને આવા દાદાજી દેખાવા બોલો ને નિર્દિધ્યાત્મ અને હું સુધાર્થમાં બોલ્યા કરું હું સુધાર્થમાં બોલતો ધીમે રહીને આપણે કોણ સાંભળે બીજા લોકો દખલ ના થઈ જાય બરોબર ને હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલી નાખું અને ભાઈ સુઈ જજો આજે રાત્રે બરોબર ને આ ચૂકશો નહીં આજે રાતનું આ ચૂકશો નહીં ભાઈ રાતે નહીં ચૂકશો નહીં ભાઈ પેલા ભાઈ ક્યાં ગયા શું બેબી બધા આ જાતને શીખશો નહીં દાદા એક ક્વેશ્ચન છે મારે આપણે ચાલતા હોય રોડ ઉપર અને આપણે વીસ ડોલર ની નોટ જોઈએ તો આપણાથી લઈ લેવાય વ્યવસ્થિત તરીકે વીસ ડોલર નોટ વીસ ડોલર ની નોટ જોઈએ અને આપણાથી લઈ લેવાય વ્યવસ્થિત તરીકે નીચે પડેલું હોય નીચે પડેલું હોય તો લેવી કરી આપણે હા પણ પછી મનમાં રાખવાની કે કોઈ જો એને મળી આવે તો આ પાકી આપી દે નહીં તો પછી સારા કરી નાખવાની આપણે પોતાને માટે નહીં વાપરીએ બીજે સારા રસ્તે આપી દે કોઈ દુઃખી હોય કોઈ કેટલા હોય ધર્મ જતા હોય તો કોઈ દવા માટે જોઈતા હોય આપી દે લેવા તો ખરા નરાય પાંચ લાખ મજા દારૂ પીએ એના કરતા આપણે લેવું તો અમુક વાક્ય બહુ લાંબા હતા તે મને બોલતા બરાબર ફાવ્યા નહીં તો જ્ઞાન કાચું રહી જાય ના કાચું રહે વિધિ કરું ને તમે અમને કહું એટલે આશીર્વાદ મૂકી દઈએ આ ફરી અમે ત્યાં કહ્યું ને રબજોડે ફરી આપણે વિધિમાં આશીર્વાદ કરીશું બધા એમને કહો એની વિધિ કરે ત્યાં ફરી કોલેજ ની કોલેજ ની એટલે બનાય બરાબર મને કોલેજમાં કોલેજ શું બોલે બરાબર બનાય બીજું શું અમારું જ્ઞાન કાલે કાચું રહી ગયું હોય અને મારે જ્ઞાન કાચું રહી ગયું હોય છે તો આપણે બીજા કોઈની વિધિ થાય ને તે કરી લેજે અમારે કેટલા વાગે જવાનું સાથે વ્યવસ્થિત પૃથ્વી બધું આમ વ્યવસ્થિત રીતે થયું તો એના પહેલા કશું બીજું હતું આંગવાર અનાધિકાર છે આંગવાર ચેન્જ થયા સૂર્ય જ્યારે લાઈટ ઘટતું જાય કે વધતું જાય ચંદ્રનું લાઈટ ઘટતું જાય વધતું જાય એટલે ચેન્જ થાય પણ ડિઝાઇન આની જે ડિઝાઇન છે ડિઝાઇનમાં ચેન્જ થઈ નથી કોઈ વખત થશે નહીં એટલે આ ડિઝાઇન તો દરરોજ રહેશે પરમેનન્ટ રહેશે ડિઝાઇન ડિઝાઇન આની તમને એમાં ચેન્જ થયા કરે ચેન્જ થયા કરે અમેરિકા આમ હોય આમ હોય તેમને ખબર આમ થઈ જાય આમ થઈ જાય એ બધી ડિઝાઇન છે મૂળ ડિઝાઇન કરે ત્યાં સૂર્ય ચંદ્ર તારા એવરલાસ્ટિંગ જગત ત્યાં ટેમ્પરરી જગત નથી અનુજ પૂછે છે અનુજ કે છે કે મોક્ષ માં જઈએ તો પછી આપણને આખું આ દુનિયાનું બધું દેખાય બધું દેખાય મોક્ષ માં જોવાનું છે તેનો એક પોતાનો આપવાનો સ્વભાવ છે આ પાણી છે ને પાણી નો સ્વ કેવો સુધાર બિલકુલ હરી રહેતો હોય કે ગુજરાતમાં રહેતો હોય તે દીકરો જ નથી એનો ફ્લાઇટ ડિફરન્સ છે કંઈ લાભો difference Language of promotes without the outer region of corporate are design and the designs कितना है promotes क्या है outer region है क्यों देखा क्यों देखा है कि क्या जगह मतलब क्या है આપણે મોક્ષ જઈએ તો આપણે ક્યાં જઈએ અનુજ પૂછે છે કે જે આપણે પરમેનન્ટ ડિઝાઇન તમે કરી તો આપણે મોક્ષે જઈએ તો એનાથી બહાર જઈએ કે એની અંદર રહીએ અને બહાર આ ડિઝાઇન છે ને એ તો ચેન્જેબલ છે આમ એટલે રહે તે રીતે ચેન્જ થાય એ થાય ચેન્જ થાય ઉત્પન્ન થાય નાશ થાય ઉત્પન્ન થાય નાશ થાય ડિઝાઇન તે રીતે એવું બધું આ બધું આપણે ખાવાનું કરીએ ને એ બધું આપણે આમ પછી સળગાવી દઈએ તો આમ દેખાય છે કયું એવું પણ થઈ ગયું પછી નાશ થઈ ગયું વેસ્ટ થાય બસ એટલે પરમાણુ એક ના એ જ રહેશે પરમાણુ વધઘટ થતી નથી Thank you. પરમાણુ વધઘટ થતી નથી પરમાણુ બદલેલું છે વસ્તુ ઉત્પન્ન થાય ટોમેટો થાય પછી પાછું માટી થઈ પછી પરમાણુ થઈ જાય ફરી પાછું ઉત્પન્ન થવાનું ફરી પાછું એક થવાનું દાદા આપણે મોક્ષે જઈએ ત્યારે આપણું ફોર્મ શુદ્ધાત્માની ફોર્મમાં છે શું છે શુદ્ધાત્માની ફોર્મમાં છે બસ બીજું બીજું કોઈ ફોર્મેશન નથી એટલે આપણા શરીર ને બધું ના હોય શરીર બીજી વસ્તુ છે આપણને બીજી વસ્તુ નું કવર છે અમારી પેટ્રોલ છે દાદા એક બીજું ક્વેશ્ચન છે આપણે બિંદા રોકીએ ને બહાર બિંદા રોકીએ બિંદા કરવા માટે અને વચમાં ઘાસ ઉગે ઘાસ તો ઉગે એની જાતે વચમાં અને ઘાસ ઉગે તો બિંદા ને ઉગવાનું ડિફિકલ્ટ થાય ઘાસ બધું પાણી લઈ લે એટલે ઘાસ આપણે કાઢી નાખવું જોઈએ કાઢી નાખવું જોઈએ પણ પછી ઘાસ ની અંદર શુદ્ધાત્મા છે હા પણ ઘાસ આપણે ભીંડાને રક્ષણ માટે ઘાસ નહીં કરીએ કાઢીએ છીએ એના માટે બહુ ગુનો નથી થોડો ગુનો ખરો પણ જેટલો ભીંડાને રક્ષણ કરવા માટે છે એમાં ફાયદો છે એટલો ગુનો નથી એક બાજુ ફાયદો એ બદલો તો ભીંડાને સેવ કરવા માટે તું કરે છે એટલે એમ કે એટલું નુકસાન નથી લોસ ફાયદો થાય છે પણ પ્રોફિટ રહે એ તો બહુ પૂછવાનું છે કે કીડીઓને અમે મારી મારી નાખીએ તો શું થાય દાદા અવની પૂછે છે આપણે કીડીઓને મારી નાખીએ તો શું થાય આ કીડીઓ ને હા ના મરાય ને કોઈ બધા સિદ્ધાર્થ આવે તો શું કરવું આવે તો તો શું કરવાનું શું થાય તો આપણા ઘરમાં આવે તો શું કરવાનું બીજી કઈ દવા દવા નાખવા દવાથી આવે નહીં મારી નાખવા દવા નાખવાથી આવે નહીં એવું કરું જે રસ્તેથી આવશે ત્યાં રસ્તા આગળ દવા નાખીએ એટલે અંદર ના આવે એના ઓવર નહીં એટલે ઓવર નહીં કરવાનો એમ એમ કે અવની નહીં કરતું દાદા અનુજ પૂછે છે મને શ્રી સિમંદર સ્વામી નું થોડુંક જનરલ નોલેજ આપો ને કે છે જે જીવને મરવાની બીક છે એ જીવને મારવો નહીં અને ઘાસ છે અને પોતાને બીક લાગતી નથી અને કીડીને બીક લાગે માટે ના મારવો તને સમજ પડી ને અને કાચને બીક લાગે છે ના ના લાગે ના ઘઉં ચોખા ઘઉં ને બધું આપણે ખાઈએ એને દળવું કરવું ને ભજીયા બના બધું કરીને ખાવું પણ એને કઈ બીક લાગતી નથી એટલે એનો દોષ બહુ થોડો છે ટેન પર્સન્ટ ખોટ જાય અને આપણને હંડ્રેડ પર્સન્ટ ના લખો મળે એટલે નાઇન્ટી પર્સન્ટ આપણને ફાયદો રહે કોઈ વસ્તુ એવી લાવી કે મેં અંદર નાખીને પૂરી દેવાય અને પછી ત્યાં ગાડી લઈ જઈને તો નદી પર જઈને છોડી આવે મારીને કારણ કે ભય લાગે છે ને એને જીવવાની ઈચ્છા છે he wants to live longer you know બહાર જઈને છોડી દેવા કેવું ધંધા ધંધા હા બહુ જ અહીંયા આગળ અહીંયા આગળ બહુ નથી બધા કીડીઓ હોય છે અહીંયા આગળ મારે ભૂલી જાય દાદા જેટલો મોહ ખલાસ એટલું દાદા કેટલા માણસો ચોવીસે કલાક રહે તમે કેમ નથી રાખતા એ જ મોહ મોહ મારે છે ખેંચાડતા પારદર્શક દેખાડે બધું એટલે નું પ્રમાણ વધારે હોય ને ટાઈમ થાય તે ઓછું કરી નાખો ધીમે ધીમે પ્રગતાની જે બાબતે ઘટી જાય જતો હોય છે સ્ત્રી હેરાન કરી નાખે મન મન ક્યાં એને એવી જગ્યાએ બેઠેલું રાખવું હોય એક જગ્યાએ એને સ્થિર કરવું પડે એને સાધન જોઈએ ને જો નિરંતર દાદા યાદ રહેતા હોય તો નહીં તો પછી બીજું યાદ આવે કે શું છે ક્યારે ઉપાધિ એવું સરસ મકાન રાતે જોયું બધું સગવડ છે આ તો જ્યાં નથી નથી દુઃખતા દુઃખ ને આપણને દેખાડે આપણને ભૂતો દેખાડે ભૂતા દેખાડે આપણને એવું દુઃખ જેવી વસ્તુ નથી કે શું કરવું વિચાર કરું છું વાંધો છે વાંધો કેટલા વિચાર છે પ્રવૃત્તિ પ્રવૃત્તિ એકલી પ્રવૃત્તિ માટે ના કરે પ્રવૃત્તિ દોડધામ કરીને લોકો રમવા જાય એ કરે કરે મેન્ટેનન્સ પૈસા માટે પૈસા માટે કેટલાક મેન્ટેનન્સ માટે કેટલાક લોભને માટે પણ એમાંથી નફો આવશે એવું કંઈ કાયમ નક્કી હોતું નથી કોઈ પણ મુશ્કેલીમાં મુકાય એવું હોય તો પણ મનુષ્યપણું છે તે એક્સિડન્ટ થવાનો ભય તો છે જ પછી તમે પેલું ફરજ છે ને થવાનું છે ત્યાં થઈએ છીએ શું એમ કરીને કરવું જોઈએ શું હિંમત કરવી જોઈએ કામ કરવાનું ભય નહીં રાખવો જોઈએ કોઈ અડચણ આવે કરી એમાં એની પાસે હોય જ મન કરવું આવે આપણે મન છે જ નહીં એટલે મન મનને લેવાનું આપણે મન શું કર્યું નથી આપણે જોયા જ કરવાનું ખરાબ વિચાર કરતો સારા વિચાર કરતો આ વિચાર કરતો ધંધાના વિચાર કરતો એ બધું આપણે જોયા જ કરવાનું પહેલા છે વિચાર મનની જોડે આપણે એકાકાર થતા હતા હવે એકાકાર થઈએ નહીં મનની જોડે એકાકાર થતા હતા વિચારતા વિચાર આવતા હતા હવે એ વિચારવાનું રહ્યું જ નહીં ને સમજ નહીં એટલે હવે કશું થાય નહીં પાંચ આજ્ઞા પાડવાની તૈયારી કરી દે રિલેટિવ રિયલ જોવાનો અભ્યાસ કરી દે વ્યવસ્થિત થોડું સમજાય વ્યવસ્થિત કરે છે એ રેગ્યુલરાઇઝેશન બહુ શાંતિ થઈ જશે આપણે કરી લીધું એટલે તમારે રેગ્યુલર છે આ બેનને રેગ્યુલર છે કારણ બહુ થાય કરી નાખવું જોઈએ રેગ્યુલર કેવું કારણ કે એક જ ધ્યેય કરી નાખવાનો હતો ઓફિસમાં જવાનું છે તમારે મારે જવાનું દાદા ભગવાન નમસ્કાર કરું ભાઈ બોલ દાદા and do a repeat I'm going to કોઈ બીજું જોયે બધા જોઈએ બધા કઈ એ બીજાને તૈયાર કરવું જેનાથી મારે આખી કોટી કેટલા ચૌદ લે એટલે આપણે હમણાં બોલો કેટલા બે ત્રણ તમે લઈ આવ્યા સીધા સીધા બોમ્બેથી મેં એક પરમ દિવસ નીરુબેનને મળી આપ્યો હા ગુડ ચડ્યા તે આઠ કાઢ્યા ના એને તો ત્રણ જ રેખું ચાર ને હજુ એક કહે છે ના કહે છે મમ્મીએ કીધું નિરાશી આ ટીવી હમણાં જ લઈ લીધું we got it like last Thursday one week ago she goes this is your graduation present but you have to leave it here you don't take it to San Diego So, yeah. બરાબર કીધું એ નથી ચાલતું પિક્ચર શૂટ થાય અમે ટીવી હોય તો બગડી જાય એનું બીજું નવું નથી હા આ તો મને ટીવી બને થિયેટર જ લઈ <laughs> जय सच्चिदान सच्चिदान सच्चिदान सच्चिदान बराबर पड़ेगा जाए थे हाँ કેમ એટલે આ તે કેવી ભૂલ થઈ તો મારે ત્યાં દાદા ભગવાન નામ દઈ નીકળ્યા કે દાદા ભગવાન નથી જયકાર બોલી પછી કરવું અને તને એક પેલી ચોપડી લઈ જાય રોજ રોજ તારે નિયમ કરવો પડશે હાલ લાગે સારું લાગે થોડા થોડા હસતા જજો એમને નીતિ રમવાનું ગમતું નથી એવું મૂકો તો કદાચ બેસે ઓય દાદાની જોડે બેસ ને હા દાદા કહે છે તમે નહીં આવે એ નહીં આવે દાદા બંધ થઈ જશે So, I'm, I'm going to go and come એ, back. એ બધું થઈ ગયું છે. ના, ના, ના રાખો. એના માટે જાઓ. You gonna leave it open? તમે ત્યાં થાય એ છોડતો નથી. ના મારે એ હવે યાર બધું લેવાનું થાય ને પછી છોડતો નથી જય સચ્ચિદાનંદ એવું કરે છે હા નહીં કરે. દાદા મારા સેન્ડિએગો લઈ જવું છે હું જઉં ત્યાં તો વિધિ કરી આપશો હું સેન્ડિએગો કોલેજ માં જઉં ને ત્યાં મારા લઈ જવું છે કોલેજ માં અહીંયા રહેવું પડે ને એટલે વિધિ કરી આપજો પગલા પગલા બધું લીધું બહુ પાકો લાગો હું તો પાકો જ છું હા પાકો છું Taco <laughs> means, uh, I hope I meant it right, right? Man kabaj. Depends on who, you, who listens. What? Taco <laughs> means faithful, right? Sincere. Sincere. And somebody who takes Paco is crude also. Not. I meant it the way Dada meant it. Jabro, the way she, when I was open I mean doing it. Sincere. I'm a sincere as chef. Yeah, Meeting chef? So meeting na siya with a joker. Sarah tayo ching. You want tea? Sabi mo ba? Yay! ઓછામાં ઓછા આઠ મિનિટ અને ટાઈમ હોય તો પચાસ મિનિટ ટ્રેનમાં કેમાં તેમાં આપણે સમજા બોલતા બોલતા જવાનું ત્યાં મિનિટ નોટ બહુ ફાઇન બનાવે છે ટીકા ટીકા આમાં હા બધી બે મિનિટ કરી જાવ જરા વાંચી જાવ થોડી મર્યાદા બે મિનિટ લાસ્ટ નવ કલમો mm